અમારી બુદ્ધિ ખરાબ થઈ ગઈ એટલે અમે કશું ડફો ના થાય સવારે થોડું થોડું હોય ને એ પેપર ગયા કરે એ હવે ધીરે નીકળી થઈ જાય બધું ને ત્યાં તો સુખ માનેલું હતું આ થોડું દુઃખ પર રસ્તો કરતો હોવાનું તો રસ્તો જોયા પછી કોણ છોડે રસ્તો કોણ છોડે ખબર ને? રસ્તો હોય નહીં. હવે તો સંસારનો રસ્તો રસ્તો હોય નહીં. હવે તો પેલો ત્યાગ વાળો રસ્તો ત્યાગ વાળો કોઈ આવે નહીં નીકળી છે જ્ઞાન ચેતન છે હવે તેના આધારે ક્રિયા થાય છે જયારે જ્ઞાન ના આધારે ક્રિયા થાય છે માટે ચેતન હોય તો આત્મિક ક્રિયા થાય છે મશીન તો ચાલે છે ને તે બધા આપણે તમે જ્ઞાનથી ઠીક કરીએ એ બધું ચાલે ચાલે ને એમ ના ચાલે એટલે આ જ્ઞાન મુખ્ય વસ્તુ છે જ્ઞાન તેથી લોકો ભગવાન પર આવે છે આ જ્ઞાન છે તો આગળ ચાલે એ વાત અહીંથી એક તરફ એટલું જ્ઞાન આપેલું હોય લોકો જ્ઞાન ચાલે જ ભક્તિ કરી મળે જ્ઞાન ગયો તો ભક્તિ થાય નહીં ત્યાર પર એટલું જ્ઞાન આપેલું હોય તો એની ભક્તિ એકાગ્રતા કરે ભક્તિ આપણે હજી ચાલી જઈએ એ ભક્તિ કેમ કહેવાય કે જ્ઞાન હોય તો ભક્તિ થાય એટલે આપણે આ એટલે વિજ્ઞાન છે એ થોડું જાણી લીધું કે આપણે આ કોણ છે આ બધું શું છે પછી એમ ભક્તિ ચાલુ જ થઈ જાય બધું બદલ લાગે છે ને હવે તો હા કેવું બદલ છે ને છતાં આપણું ઊભું કરેલું કોઈ પાકું છે એની કોઈ દખલ નથી આ. કે મમ્મીએ દખલ કરી એવું છે નહીં તારી પોતાની દખલ દખલ શબ્દ ના આવે ને નકલ શબ્દ ના સમજાય સમજાય કઈ પૂછવા વિચાર્યા બધા પૂછવા હા ને તમે જે વિચાર હું તો લક્ષ્ય છે જે એક જ રહું છું આપણા ગાડી પર બેસ કરીએ છીએ ત્યારે જે વધુ વિચાર આવે છે ને અને તે વિચાર હેલ્પ હેલ્પિંગ થાય તો તારું ગાડી આવી જ જવાની બરોબર ને તારા વિચારો જે ક્ષમતા છે વ્યવસ્થિત વ્યવસ્થિત પહેલા એના કભી રેલ ચાર શેર શેર છે બીજી ગાડી આવી ના આવે લીલા છે અરે ભગવાન તો કોઈ લોકો છે લોકો ઇન્ડિયામાં રહી ગયા છે ઇન્ડિયામાંથી અહીંયા આવે છે તો આપણે અહીંયા તો અહીંયા છીએ જ આપણે કઈ લાવી રહ્યા છે હું તો હમણાં બાયો એન્જિનિયરિંગ પૂછે છે ઇન્ડિયન એટલે શું ઇન્ડિયન છે એ તો હું તો સમજી ગયો તમે એમને સમજાવો એમ બેન વાળે એમને તમે જે બેસે ને એમની જે કોઈ સારા સમજાય છો બેન જેટલા ને થાય એટલે મારે ઉઘાડું કહેવાય ને કેટલી ચીજો ખાવાની છે કારણ નહીં તો હદ વળગી તો પછી માણસ માણસ નો રહે નહીં હદ એક લાઈન હદ વળગી રાખે કેટલી બધી ચીજો ખાવાની ઓહો પાંચ ચીજો ખાવાની છોકરા છોડી બધા એમાં બધા છોકરા હતા ને એ છોકરા બધા બેહાયા નીરુ બધા જાઓ બધા તો બેહાયા પછી છોકરા બધા શું ખોટું છે મારા ફાધર દાદા બધા જે છે એ તમારે છોડી દો અમારા ફાધર પોતાને ઉનકા બંધી છોડ કે પછી મને કહે ખોટું શું છે કહો ત્યારે છે જે કોવિડ છે એવી તું રાતે ત્રાસ તમારું ના તમારું તમે હા ત્રાસ તમારું તમે જોતા હાથ બધું અસર થાય છે તમે ચીકડી પડે છે કઈ દુઃખ થાય છે તમે તમે બધું એવી રીતે તમારે તો હોય બધું ખાય છે તેથી તારા હાથની શક્તિ હોય કેપેસિટી હોય તો તું ખાજે આ તો તો ભગવાન થઈ જાય છે કે પોતામાં ના કરે કારણ હાથ ઉપર અવળી અસર પડે એની અવળી ઇફેક્ટ થાય છે આપણે જો કાપી શકતા હોઈએ તો વાંધો નથી એ હાથ એટલું મજબૂત હોવો જોઈએ આપણો હાથ કેટલો મજબૂત છે દૂધી કાપી શકે તો આપણને અસર નહીં થતી આ આ બધા નમૂના નિરોગી કાપીએ છીએ તો અસર નહીં થતી મને એ અસર થવી જોઈએ ખરી હાથ બહુ પૂરું હોય તો બહુ ગર થાય ને પણ આ તો આ હાથ તો બહુ એ તો કેટલાક મારું પણ છે કઈ છે પછી આપણા કામ અમીનભાઈ પૂછે કે જે છે તો કાપી શકે અને એને હાથ ને કશું થાય નહીં તો એવી રીતે કાપીને ખાય તો પાપ નહીં લાગે ને પાપ તો લાગે પણ આ તો કાચું ખાવાનું સૂચવા નહીં કે પાપ તો લાગવાનું છે પણ પાપ એને જાતે રાખીને ખાવાનું ખાય તો ખાવાનું શક્તિ હોઈએ એટલે હાથ મજબૂત હોવું જોઈએ મહાદેવ મજબૂત હોવું જોઈએ શાક સવારે આપણે અસર થતી નથી એવું હોવું જોઈએ આ તો સાહેબ ગુરુજી તમે આપણે સ્વતંત્ર લડવું કઈ ઊભી થાય લોકોને આપણે લોકો કોઈ હાથ સીવી હોય ત્યાં સુધી ના ચાલે હાથ મજબૂત છે આમ તો આ આમ હવે બીજી કાપી એમ લાગે ઇન્ડિયન રોડ તો બહુ થઈ બીજું બધું બહુ ફરક છે અત્યારે ચીજો મળે છે પાડ નથી અને આટલું સરસ મોકા આટલું સરસ જે જે જોઈએ ચોખ્ખું ચીજો હવે તો ઇન્ડિયામાં ઘી ચોખ્ખું જોડે નહીં બધું પણ તમે કાયમ ઘી ચોખ્ખું ખાય છે ઊંઘાડી કેટલા વધારે છે તો એ કેટલા ઇન્ડિયા ઇન્ડિયામાં ગયા મને ગમતું નથી એટલે મને આખું તો ખ્યાલ જ થઈ કારણ કે આ મન એ બધું હોય કેવું મન એવું થઈ ગયેલું ભાઈ કેવું એટલે તો ગપ્પા વાપરે ત્યાં તો બપોર થાય એને ગમે એની શોધ નહીં પૂજન اٹھائیس پانچ پچاسی سیون نائن ڈیم میں کیا خان فرانسسکو નું તો જે ભૂલો કરે છે ને તેને અસર થાય નથી જેનો જેટલો ગુનો તેને જે બે અસર તેવો આ દુનિયાના નિયમ છે આખું બધું બફાઈ જાય એવું કશું હતું નથી આપણા લોકો કે છે ને ગપ્પા મારે તો આપણી જગ્યાએ બફાઈ જાય એનો ગુનો હતો બી આપણી મારી ભાઈ આવે ને દિલ બનેગાની કશું આવે એ માટે કન્સર્ન એ પણ આપણે જોઈ નાખીએ એટલે કશું સમજાય તમારા જોવાનું જરૂર જરૂર કહેવાનું તમે જોઈ નાખો તમે શા તમે આવું કરો છો તમારે તો શું કરવાનું તમારે ગામ જો આ લોકો કરે છે કે નથી કરતા છે તમારે બે ખુશીઓ હોય હંમેશા એક રિલેટિવ એ કરીએ કઈ પણ મનમાં અશાંતિ જે થઈ એ પોતે આ ખુશી મારી ના જેમ શોખ લાગ્યો હોય છે આપણી ખુશી નું મારું ના એમ કઈ છૂટી જાય પોતાની ખુશી નું લઈ જવું છે કઈ પણ શોખ જેવું લાગે તો અત્યારે ટ્રાવેલિંગ થઈ તો ઉઠે ત્યાં પોતાની જગ્યા પર આ મારું ના ખાવું પીવું અડધું થોડું મેં જો હશે એવું તો માની ને બધું થોડું થોડું નહીં બહુ અત્યારે કારના ઉદયના તો છૂટકો તમે છોડવા આપણે દાદા ભાઈ જવું ચલો રહી શકાય એવું છે જ્ઞાન આપણું વિજ્ઞાન એવું છે કે રહી શકાય સંસારમાં રહ્યા છતાં પોતે જૂઠો રહી શકે એમ છે કેવું દેખાય છે બેન નું બેન કેવું દેખાય છે કોલેજ હે? ના ખબર પડી સાહેબ એટલે ત્યારે ત્યાં લગન થતી હતી. આપણા માટે અભિપ્રાય જો વચ્ચે વિચારતો હતો આપણા માટે એ વખતે આપણે એમ કોઈ કહ્યું આપણે જે બધું કેમ મારા માટે અભિપ્રાય આવડો વિચારું છું પછી એ પહોંચી ગયા કેમ ખબર ના પડે એની પોતાને ખબર ના પડે હવે કહ્યું પણ ઇફેક્ટ આવી તે આ બોલે છે અત્યારે એ તો ઇફેક્ટ છે ખાલી એના હાથમાં સત્તા નથી અત્યારે પછી આપણે અભ્યાસ કરે એટલે અત્યારે ગુરુગાર નથી આ બધી આપણે મનુષ્યો બધા ઇફેક્ટ છે તમે હવે મારે હું મળી ગયો તો સમજી જુગાડ છે કે આ એનું કોશિશ નથી એટલે મારે સમજી જવું જોઈએ મારે એની કોઈ વધારો ન કરવો જોઈએ તમારે એનો સભા નીકાળી નાખવો નોકરી કરો છો કોશિશ છે કોશિશ કે મેં અભિપ્રાય કરો છો છે લોકોની જરૂર ક્યાં છે ઇફેક્ટ કોઈ કોઈ કોઈ જરૂર જ નથી એની કોઈ કરો છો તો ઇફેક્ટ કોઈ જાણતા નથી અને ઇફેક્ટ વર્ક કરતા હોય તો એ તમારી ઇફેક્ટ છે બરાબર ને એને તમારે જાણવી જોઈએ કે આ મારી ઇફેક્ટ છે મારે નથી ખબર જેવું થાય છે ઇફેક્ટ છે શું કરશે ભાઈ ખબર છે ઉદ્દેશો તો આવું હોય છે ને. આ ભૂસે રંગો હોય એ ભૂસે નહીં કાઢી તો આપે બહુ કાઢી પછી ભૂસે કાઢી રાખે હું ક્યાં જ ગઈ જાય આ ઉદ્દેશ તો ધરો ધરો આવ્યો છું તે તાર મને લાલ હતું પછી નો રિપોર્ટ જાય એરપોર્ટ પર તડકામાં આવીને ત્રણ કલાક રહીએ થયા તો કોઈ એમ ના કે લાગે તમને ના લીધું કારણ ભૂસે ભૂસે બાજુ થયા એવું થાય તો શું આપણે જોઈએ? ત્યાં એ- એ જ ત્યારે પરમાત્મા છે. જે ત્યાં વધેલી વધેલી તમારે હું બોલો તો ઘટી ના જાય આવું બોલો તો વધી ના જાય ત્યાં મસ્તકો વધે એ જ ત્યારે પરમાત્મા છે આવું એવું તે તે ફેક્ટ છે શું છે તો મારું બુદ્ધિના બધા આવી નથી પૂરા પૂરા થયેલા એ આત્મા નથી આપડે અભિપ્રાય જેમ અનુકૂળ થયું છે ને બરાબર opinion is the father of mind language વિશે બધા હતું માઇન્ડ માઇન્ડ માઇન્ડના જો ભૂલ ના શું હોય થઈ તો ઓપિનિયન બંધ કરજો આ મદદ બધી વસ્તુ છે આની સચ્ચાઈ છે બધી મંદિર ચાઈ છે ને ઓપિનિયન બંધ થઈ જાય મન બંધ થઈ જાય આ ઓપિનિયન બંધ ક્યાં થાય તમારી ઇફેક્ટ છે એવું સમજી જાય એટલે બંધ થઈ જાય રિસર્ચ રિસર્ચમાં પણ કરતા ના હોય કોઝિનમાં કરતા હોય બધી રિસર્ચ રિસર્ચ પછી ચાલ્યા જ કરે છે ઇન્દ્રિય તમારે ઈશ્વરે બતાવ્યા કોઝિન બંધ કરી લાવ્યા કે ના હાથી લાવે એમ તમે નહીં તમે શુદ્ધાત્મા છો હવે તે થોડું વધારે વર્તાય તો જરા સાચું થઈ જાય એટલું અજ્ઞાને કરેલા અજ્ઞાને કરીને કરેલા ક્રિયા એ જ્ઞાની કરીને આપણે ભાગીએ નહીં ત્યાં સુધી હિસાબ છૂટો થાય નહીં અજ્ઞાને કરીને જે આપણે ઊભું કહીએ એ જ્ઞાની કરીને નિવેડો લે એ તો છૂટું નથી એટલે જ્ઞાને કરીને સભા નિકાલ કરી નાખવાનો આવી ગયું. હેલ્પ કરજો ખરું બધું હા. શું બેટા શું છે બધું રોડ કે બે ત્રણ દાડે કાઢવું પડે ખરું એના. હા? પોત જાગવાની એ જરા રાહતો લાગે ને એક જ અવતારનો ખોટ કરવાની અનંત અવતારની ખોટ લીધી અને એક અવતાર વાળવી વાર લાગે ને તેનો પાછા નવું આવે નહીં ક્યાં સુધી રહી નથી સાથે આવે નવું બાળક આવે નહીં એટલે ખાલી તમે કેટલી વાર કેટલી ગુનો છે એ તો ખાલી થઈ એટલે બરાબર અને પછી તમે ટાઈમ મળવા સત્સંગમાં રહેવાનો બહુ સરસ ટાઈમ છે અને પૈસા ભેગા કરી કરીને જોડે રહી જાય છે બંધારે વિશાળ બંધાયેલો છું લોકો શું અમને એક પૈસા હારું પૈસા માટે ગયા ગયા પૈસા ની ઈચ્છા નહીં હોતી પણ તારે કરવી પડે વિશાળ બંધન છે બંધન છે પૈસા આપે તો પૈસા નો વિચાર કરવો ના આપે ત્યાં જોડે લઈ ગયા છે શું કામ લાગશે તે જવું છું પણ <laughs> અશલા કે છે ઇન્ડિયા જવું છે પણ નીકળાતું નથી એનું શું કારણ મોડા મોડા મોડા ના નીકળે તમારે એક નક્કી રાખવું કે આપણે જવું છે બીજા સુજોગો વધારે મોકલીએ વધારે અને મોકલવું શું થાય છે વિરોધાભાસ છે ઘણી એમ થાય છે કે ના આવે એમ જઈશું અને ઘણી બધી એવું એક જ જઈશું એટલે એક જ થાય ત્યારે આવી જાય કોઈ પૂછે જીવન છે જવું છે તો રાતે આવે તો બધા સંજોગો બધા થઈ જાય શું કહ્યું વિરોધાભાસ વિચાર આવે ને એ બધું બધી ઉઠતો કરે બીજી બીજો ધીરે ધીરે ન વળી ત્યાં એક માસ કે તો બધા બહુ હજારો માણસ બેઠા તમે કહીએ કે જાણું છું પણ ધીમે એ છે એ સમજી જાય આ ઘડી કાચા છે માટે વીસ વર્ષે રહેલો બધા શું થાય ત્યારે પાડી દીધી પડી જાય ગયું જાય પછી પાછું એવું તમારે બહુ ઊંચું નથી શું બહુ ઊંચું નથી ના ના એવું નથી 시간을 들여야지. 나만 요새 이게 네, 관계. પોતાની જાત પર વિશ્વાસ આપી દઈએ આ વ્યવહાર જાગૃત જ્ઞાન ને તે મળે હતા શું થાય દાદા આ બધું આમ નીકળી જાય છે જ્ઞાનથી જાણો કે સારી ભક્તિ કરવી છે કયો ગામ જવું છે તમે જાણો ગામમાં નકશો ઉતાર શું સાધન તમે જાણ્યા વગર આ ગામે જાઓ છો જાણ્યા વગર ગામે પહોંચી જાય એવું બને એ કે છે ઘણી વખતે તમે કોઈ ગામ જતા હોય તો જાણ્યા વગર જ ગામમાં પહોંચી જાય એવું બને ખરું હા એ બને એ છે. એ હવે આ તેઓ નથી જાણ્યા વગર છે આ. કેવું? જાણ્યા વગર છે એટલે તો જાણીતું હોય પણ પછી અજાણ થઈ જાય, ભૂલી ગયા હોઈએ ભક્તિ કરવી હોય તો આપણે કેવી રીતે ગાય સાહેબ બ્રહ્મભાઈ ગાય ગયું બ્રહ્મભાઈ એમાં કહ્યું જાણ્યા એટલે જોડે જ્ઞાન જ્ઞાન અને જ્ઞાન તો મારે ભક્તિ જેટલું જ્ઞાન એટલી એને ભક્તિ આત્માનું જ્ઞાન થાય આત્માની ભક્તિ સંસારમાં જોયું સુખી થયું ઘણું જે જ્ઞાન થાય તેની મુક્તિ થાય તો ઘણું જ્ઞાન થાય તેની મુક્તિ થાય જ્ઞાન થયા ભક્તિ ને આવ્યા વગર છૂટકો જ નથી ને છૂટકો જ નથી એનું પાછળ હોય પણ ભક્તિ એ કરવું તો એવી વસ્તુ છે કઈ છે અંતિમ રસ્તો જાણીએ થયા પણ આપણે બધી જાણે પછી ભક્તિ ના કરીએ તો એટલે જાણવું એ આત્માનો સ્વભાવ છે અને ભક્તિ કરવી એ અનાત્માનો સ્વભાવ છે અનાત્માના આત્મા સાથે ચાલે તો બરાબર જ્ઞાન માત્ર નો સ્વભાવ છે જ્ઞાન અનાત્મા અનાત્માનું જ્ઞાન જેવી વસ્તુ નથી લાગણી જેવી વસ્તુ નથી પણ ચેતનતા નથી એમાં હવે અત્યારે જે છે અત્યારે વિજ્ઞાન શું કે છે કે જગત આખું જ્યાં આત્મા માને છે ત્યાં આત્મા જ નથી સાધુ સંન્યાસી આચાર્ય બધા જે આત્મા માને છે ખરેખર આત્મા ત્યાં નથી છતાં અમને લીધેલો રસ્તો ખોટો પણ નથી શું કહ્યું તો ખરેખર ત્યાં આત્મા નથી માને છે ત્યાં નથી આપણે શું કહે છે જ્યાં માને છે ત્યાં પારસ ચેતન છે નહીં કે મૂળ ચેતન છે શું કહ્યું એ સમજુ છું મૂળ ચેતન આ છે મૂળ ચેતન બગડે નહીં મૂળ ચેતન સ્વભાવને કોઈ ઓળખી શકે જ નહીં કોઈ જીવ કોઈ વસ્તુ સ્વભાવને ઓળખી શકે નહીં એવા જગતનો નિયમ છે ને ઓળખી શકે નહીં આખા દુનિયામાં પાણી હોય તો નીચે લાગે ઊંચા ચડે નહીં એવું લાગે છે નુકસાન પાણી હું સ્વભાવ જ નીચે જવું છું નીચે જવું સ્વભાવ વિજ્ઞાન શોધી કર્યું છે એ સ્વભાવથી શોધવું છે કારણ સ્વભાવ શું છે એનાથી વિજ્ઞાન કર્યું છે અમારું બીજું કરવા માંગે છે અને એ સ્વભાવને ખોરવાનું શું સ્વભાવ છે કારણ બાહ્ય વિજ્ઞાન બાહ્ય બુદ્ધિ એમની વધારે હોય છે આપણા કરતા આપણે આપણામાં બાહ્ય બુદ્ધિ નથી આપણામાં આંતરિક બુદ્ધિ વધારે હોય છે બુદ્ધિ બે પ્રકારની એક બાહ્ય બુદ્ધિ અને એક આંતરિક બુદ્ધિ બાહ્ય બુદ્ધિ ઇન્દ્રિયોના આધીન છે અને આંતરિક બુદ્ધિ મન ચિત્તના આધીન છે શું? એટલે આ બે બુદ્ધિજીવી બને આ લોકો તો એક બાજુ ચારે ફૂટ નીકળ્યો હોય એની આંખોમાં જરા પૂછી થાય પોતા લે લે લે પંદર અને આપણે આને કરીએ બુદ્ધિ નથી અનુ બુદ્ધિ મનને ચિત્ર આપી શું છે હા તો તે ભક્તિ ની જ્ઞાન ની ના આ તો અક્રમ વિજ્ઞાન આપણા મેગેઝિન માં આવતો અંક આપવાનો છે એના ગમે છે કે પછી દાદા ભક્તિ માટે એટલું સુંદર કર્યું છે જેની ભક્તિ કરો તેની સાથે સમજાઈ શકો ભક્તિ પ્રમાણનો આધારે નહીં ત્યારે જ્ઞાન આવ્યું જે આત્મક છે અનાત્મક જે છે બધું જેવા ભક્તિ તમે મળો છો એટલે આપણે ભક્તિ નો કહ્યું કે અનાથના અનાથના વિભાગ ભક્તિ નો છે તો તે ભક્તિ પરમાણુ ના હિસાબ પ્રમાણે નહીં પરમાણુ પરમાણુ અનાત્મા ના પરમાણુ પરમાણુ છે એના હિસાબે ભક્તિ થાય છે એવું નહીં ભક્તિ તમને સમજણ હોય એ પ્રમાણે ભક્તિ થાય બીજો કોઈ રસ્તો જ નથી આ દરેક તમે ભક્તિ જ કરે છે ચિકન કર્યો હોય તો ચિકનની ભક્તિ કરવી પડે ના, બરોબર. ખબર પડવાની વાત નથી. ખબર. પૂછો. આત્મા જાણવું તો બીજી બધી ભક્તિ છોડી અને આત્માની ભક્તિ કરવી પડે અને આત્માના જાણવાની ભક્તિ કરવી પડે એના એ એ સાઈડની ભક્તિ લેવી પડે બીજી બધી ભક્તિ છોડી દેવી પડે પૈસા જોઈતા હોય તો આ ભક્તિ બધી છોડી દેવી પડે તે ભક્તિ અને પૂરી પત્ની સાહેબ જોઈતા હોય તો કાં સત્કાર કરે તો શું ભક્તિ કરું પૂરી મળે કાંઈ સારી કાળમાં હા અને બધી બાજુ ત્રણ હજાર ડોલર મળી ગયા કોઈ નહીં. પૂરી ભક્તિ જો માઇન્ડ સોલ્વ થાય તો તો જેવી ભક્તિ કરે એવું મળી જાય ના પણ આમ સંભાઈ કરે એવું કરશે બહુ સરસ. ના ના ઉતરે ખરી વાત મન મનમાં બરોબર કારણ કે લોકો ઊંધું જાહેર લીધું છે તે ઊંધા તો મને વાર લાગે છે એવું બેઠાડી દીધું છે બીજું તો કઈ ના સમજવું પડે બીજું તો કે એમાં આત્મા નથી એ તો જોઈએ તો એમને સમજ ના પડે એ તો તમારે મારી રીતે સમજવાનું છે કે આત્મા મૂળમાં નહીં છે એ શુદ્ધાત્મા તે શુદ્ધ જ છે હવે એની હાજરીથી આ અંદરના પરમાણુઓ અને ઇલેક્ટ્રિક બોડી બધા છે ને ભૂલી હાજરીથી તે પાવર ચેતન ઉભું થઈ જાય પાવર ચેતન એ પાવર ચેતન આપણું કામ કરેલું છે આખું હરેશ નું કામ કર્યું છે તે સર્વિસ કરે છે ધનુગુરુ કરે છે સાધકગુરુ કરે છે બધું પાવર ચેતન જ કરે છે ત્રણ બેટરીઓ પાવર પાવર દરેક વર્ષથી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે મન વચન કાયાની અને નવી ત્રણ બેટરીઓ પછી ભરાય છે અને બેટરીઓ પછી ઉતર્યા કરે છે જેમ વપરાતી પાવર છે જેમ બેટરીઓના તેલમાં આપણે પાવર ભરાઈએ અને પછી બેટરી આમ દબાઈએ તો પેલા તેલ અગર ના છે અગર કરી નાખે અને એની મુદત પૂરી થઈ જાય એક તો બહાર ના દેખાય છે થઈ ગયો ત્યાં અમુક એમ્બુલન્સ મરી ગયો એટલું ભરી ગયેલી છે આ નવી જાતિઓ ન ભરે તો બહુ થાય કોવિડ કોવિડ બંધ ગયા અમારે નવી જાતિઓ ભરી અને બંધ ગયા તો બહુ થાય પછી ઇફેક્ટ નહીં થાય અને બોડી બધું ત્યાં ઇફેક્ટ છે ત્યારે તમે લઈને જરૂર ભૈયા સારું સમજી લીધું મુશ્કેલી આ તો કઈ તારે ભણતર ને કઈ આગળ ઉઠાવે એવું નથી આ બીજું બધું મારે કરવું તમે આ ભાઈ તો સારો મેં તો ઘડામાં તમે શું બધું વસ્તુ ભાઈ એટલી બધા ના ભાઈ બીજું તો ભરી લાવે તો આ ના માય આ ભરી લે તો બીજું ના માય એ કે છે મને સમજણ ના પડી કોને શી સમજણ ના પડી બોલું બોલ આવી ગયું ને હા હા હા પછી શું વાત કરતો હતો બોલ એની વાત તમે સમજાયું? બરોબર જે રાતનો તો કોઈ સમજે નથી કઈ સાયકલ ઇફેક્ટ થઈ ગયું મને બરોબર છે ભક્તિ એટલે કે મને તો પેલા શું એવું તો ધ્યાન કર્યું ધ્યાન ઉતરી જાય એમ પ્રેમ કહેવાય પ્રેમ તો એવો ને એવો બોલવો જોઈએ આપણને સમજણ આપણે ભૂલચૂક થઈ ગયા તો હમણાં પ્રેમ ઉતરી ના જવું અને ઉતરી જાય છે અને આ પ્રેમ નથી આ અટકતું છે અસત્ય છે લગભગ થાય એ અટકતું એટલે પ્રેમ લગભગ થતો દેખાય છે ને કેવો દેખાય આ દુનિયામાં અમુક માણસો માટે ગરીબો ઘટી જાય ગરીબો ઘટી જાય એ પ્રેમ ની આસક્તિ કહેવાય અમુક માટે પ્રેમ તો નાની પુરુષ જોવા જેવો હોય પ્રેમ તો નાની પુરુષ જોવા જેવો હોય જયારે જુઓ ત્યારે પ્રેમ નહીં થાય શું બેન કે છે કે અમુક માણસ માટે ગમે તે બોલે અમુક માણસ આપણને ગમે તે બોલે તો આપણને કશું લાગે નહીં હા એ વાત જુદી છે કે જો આપણે માણસ માટે માંગ હોય ને તું ના લાગે ધ્યાન ધ્યાન એટલે તું ગાળો બોલું તે પણ પ્રેમ ઓછો ના થાય અને પેલા ભૂલા ચડાવતા તે વધી ના જાય એમનું પ્રેમ અને આતંકી વધગત થાય શું થાય ગરીબ ઉચડી વધુ ગરીબ ઉચરણ છે આ સંસાર નથી બીજું છે કરું છે તે જોયું ને તો એમાં એને પ્રેમ લોકો માનને પ્રેમ હોય એને મારે ના હોય કરતો હતો આખું જગત હું નાનપણ પ્રેમ કરતો હતો પ્રેમ આ તમને અત્યારે કાચો દેખાતો ને મારો મનમાં વિચાર આવ્યો કરી ડેફિનેશન કરી તેમની ડેફિનેશન ભાષા તેમની કબીરો કબીર થાય ઝઘડો જ નથી થયો કોને કોઈની સાથે ઝઘડો જ નથી થયો બહેને એવું છે કે હજી સુધી કોઈની જોડે ઝઘડો જ નથી થયો સારું છે બંને ભાઈઓ જોર થયેલો નહીં તો બંને ભાઈઓ બંને ભાઈઓ જ્ઞાનની વાત હોય તો વાર જ છે બે ભાઈને કે છે હે નવીન ભાઈને કોઈ દાડો કોઈ જોડે નહીં કોઈ જોડે નહીં આપણે ઉત્તમ કહેવાય બહુ સારું સારો થયેલો ભગવાન તું બધું થાય ને તો તમારું મગજ ઊંચું થઈ જાય શું કહે જેની જોડે થાય ને મગજ ઊંચું થઈ જાય મગજ ઊંચું થઈ જાય તો કોઈની સાથે બોલાચાલી ના કરે એની જોડે બોલાચાલી ના કરે પણ પોતાનું મગજ થઈ જાય શું થાય ત્યાં તો બધું ઘર જ જુદી જાતું શું કહ્યું કરવાનું નહીં તમારે સમજી લો બસ આ કાચો આપણો કેન્સર થશે એટલું સારી રીતે કેન્સર જશું ક્યાંથી એને શું નુકસાન થાય એ બધું સમજી લો કવાતું બંધ થઈ જશે શું કહ્યું એની મેરેજ સમજવાનું પરિણામ અમારી સમજ એવી પોતા જ નહીં કારણ કે અનુભવની સમજ બધી આ મેં તો કદી પૂછતો નથી મેં ટાઈમ લગાવું છું વેસ્ટ ટાઈમ અને એનર્જી મોક્ષ એટલે શું અને કેવી રીતે જવાય મોક્ષ જાણતો ના હતું જવાન શું વિચાર કરે મમ્મીએ કીધું ઇન્ટિગ્રેટેડ આ બધું કેમ કરે એમને કઈ કમાવાનું બોલું તો સારું તો મોક્ષ એટલે શું રાત ઇન્ડિયા કરતા રિએક્ટ કરી નાખે છે લોકો ઇન્ડિયા વસ્તુ રિએક્ટ કરી નાખે છે તારે ગોખરાય છે તેનું કેવું મમ્મી છે પછી ઇન્ડિયા ઇંગ્લેન્ડ ડેટામાં મોક્ષ એટલે શું હવે મોક્ષ આપણે કેમ મોક્ષ ખોલીએ છીએ કારણ કે બંધનમાં છીએ એટલે આપણે આ કમ્પાઉન્ડ છે આ કમ્પાઉન્ડ ની અંદર બે ગાયો જોડીએ તો ગાયને અહીં ખાવાનું બીજા ખાય નહીં પણ ત્યાં બધે નાખી દેવું એવી ઈચ્છા કરે કે ના કરે શું ઈચ્છા થાય એને અહીં સારું સારું ખાવાનું કરીએ તો ખાય તો ખરું તો પછી એમ વિચાર કરે કે કોઈ નાખી દેવું પછી નાખી દેવાનું બીજા ના મળે એટલે ખાય નહીં પછી પછી પ્રયત્ન પ્રયત્ન ભાગવું ભાગવું ભાગવું કુદું ભાગવાની ઈચ્છા થાય એવી ઈચ્છા થાય એવી રીતે આપણા બંધનમાં આયા છે એવું ખબર પડે ભગવાન થાય ને એટલે કુદવાની ઈચ્છા થાય ત્યારે બંધનમાં આયા છે ખબર નથી ને માથું દુખતો હોય તો માથું તો માણસ નથી દુખતો દુખતું જ નથી દુખતું નથી હા હા કોઈ કોઈ દાડો કે તે કશું શરીરમાં કંટાળો આવતો હોય તો તારે શું કરે ના એમાં લડેલા જ છીએ આપણે પરવસતા છે આપણે dependent to body dependent to mind અને મોક્ષ એટલે ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ પણ ગમે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ તો આપણે ડિપેન્ડન્ટ કહેવાય આપણે કોઈ જગ્યાએ ગયો ગયો કોઈ જગ્યાએ ગયો અને રાત્રે મોડું થઈ ગયું હોય તો ફાયદો ને મજા બે ફરી હોય ક્યાં ગયા તો શું કરતા તો આ બધું ડિપેન્ડન્ટ થાય ઇન્ડિપેન્ડન્ટ કોણ છે મને સમજાય છે મોક્ષ એટલે સમજી ગયા બિલકુલ ઇન્ડિપેન્ડન્ટ અને શું સનાતન શું શું પરમાનન્ટ શું હેપીનેસ પરમાનન્ટ હેપીનેસ પણ નમો પરમાનન્ટ હેપીનેસ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ હું ટીકામાં સમજાયું નામ તો હળી ગયું પણ ઠીક યાદ એવું કોઈ નથી રહેતું. નામ યાદ નહીં રહ્યું. બધું યાદ રહ્યું છે દાદા બધું યાદ રહ્યું છે ગયા સાલ શિકાગો જવાનું તો પૂછતા હતા તો પૂછી લીધું હવે નામ તો યાદ આવ્યું છે, મારે રોજ આવવાનું એટલે હા હવે આ ચા આ ચાર્જ ને મળીને એને મળવાનું મને વાત નથી મળતો એ વાત નો પરિચય નહીં એટલે એટલે હરેક ને મળવાનું કારણ કે ગયા તો મેં કહ્યું સાહેબ અમે આવી સાથે કહેવાય મેં કહ્યું ગયો ઊંધી નથી તમે તમે ઇન્ડિપેન્ડન્ટ પણ ગમે ડિપેન્ડન્ટ પણ ગમે ઇન્ડિપેન્ડન્ટ પણ બહુ ગમે નહીં ટ્રાય કેવું ઇન્ડિપેન્ડન્ટ દાદા ઇન્ડિપેન્ડન્ટ જવા એવું તમને કહો ભાગ લેવાની ઈચ્છા તો પછી ઇન્ડિપેન્ડન્ટ પણ રહેવું પડે ને મિલકતમાં ભાગ લેવાની છે એટલે ઇન્ડિપેન્ડન્ટ માં નથી જ નથી આવ્યો નથી આવ્યો રીતે મારી પાસે એવી કરે અને એ પ્રમાણે કરે તો વ્યવસ્થિત હોય પેલું પહેલા પહેલું તમને મારી પાસે સેલ્ફ રિયલાઇઝ કરી દેવું જોઈએ કે હું કોણ છું રિયલાઇઝ કર્યા પછી હું તમને આજ્ઞા આપું છું એ પ્રમાણે આગળ જોઈએ અને મને મારી પાસે બધું કરવાવું જોઈએ અને હું અહીંયા લખું કરાવી અને શક્તિ આપું તે દ્વારા પ્રાપ્ત કરવી જોઈએ યોગી કરેલું શક્તિ પ્રાપ્ત અને ખોટ અનંત અવતારનું ખોટ એક અવતારનું કાઢવાનું માટે કેટલું બધું જોઈએ ખોટ કેટલા અવતારનું છે અને ખોરાવાનું કેટલા અવતારનું એક અવતાર ઇન્ડિપેન્ડન્ટ એક જ અવતારનું ખોટ એમાં કેટલો ટાઈમ આપતો ના જોઈએ એટલે હું જાતે આમાં આમાં આવ્યો છું ભાઈ મારી પણ આવો તમારે મારી પાસે આવવું જોઈએ I will Muhammad should go to mountain or mountain should go to Muhammad. Muhammad. And if he goes to mountain, the mountain affects him. But he's saying if he's coming over here for our own good, rather than સમજી ગયો હમ? દાદા તમે ગઈ વખતે આયા હતા અહીંયા હા હા ત્યારે તમે અમને કીધું હા શ્રી સિમંદર સ્વામી હા સમજી ગયો. સિમંદર મહાવીર ક્ષેત્રમાં શ્રી સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્રમાં છે હમણાં અમને મારે તૈયાર શું કામ જોવું પડે તમે મને અહિયાં વિધિ આપો છો મોક્ષ માટે એમ કે મારે ત્યાં શું કરવા જવું પડે તમે જયારે મને આપો તારે ત્યાં જવા જરૂર નથી પણ ત્યારે ઇન્ડિયામાં આવ્યું છે ત્યારે બધું હું ઇન્ડિયાથી અહીં આવું ત્યારે ત્યાં આવું છું જય બેઠો એટલે મન્નત મન્નત માઉન્ટેન પાસે જવું પડે માઉન્ટેન મન્નત પાસે આવવું પડે